એવા કેટલાય કેસ આપણે તો મોટા મોટા આપડે મોટા દવાખાના ઊંધેલા દાદા ભગવાનના કેસ બધા બહુ નથી તો દાદા ભગવાન ફક્ત એમ કઈ નોંધ કરે ડાક્ટરે કહ્યું ભાઈ આપણે એનું બધું પાસ થયો એટલે થયો ને ઓપરેશન કરાવ્યું દાદા મેં મેં ઓપરેશન કરાવ્યું ઓપરેશન બીજા લોકોને કરજો ઓપરેશન ચીજા ના આ ચીજ કાપવા જઈએ ને સગટીઓ ને આપને સારું થઈ ગયું છે સારું જ છે કોણ ખરાબ કરી શકે ચૂકવવો પડે જ્ઞાનીઓને ચૂકવવો પડે બધાને ચૂકવવો સારું જ છે કોણ ટકા મને મનમાં એમ થાય કે દાદાજી કહ્યું ના દાદાજી કયું થાય દાદાજી દાદાજી દેખાય કાલે જતા રહેશે કાલે જતા રહેશે અંધારે પાછા આપણે જોડે ફરતા હોય એટલે આ બધું કશું માનવું નહીં અને ના માનવું નહીં પછી તદ્દન એવાય નફરતે નહીં સર ઠીક લાગે એ ઊંઘ આવે એવું રાખવું શું કહ્યું ટાઈમે ઊંઘે હોઈ ઊંઘ આવે એવું રાખવું અને બહાર જઈને બહુ વિચાર આવે ને કે ભાઈ કલાક બે કલાક વિચાર એટલે બહાર જઈને જોયા લોકો વિચારે છે કે ઊંઘી ગયા છે બધા ઊંઘી ગયા એટલે આપણે વળીને આવી ઓળી ઓળી ખીલી જવું કોઈ બાપ હોય નામ દેનાર નથી આ તો બધું આપણું છે કોઈ નામ દેનાર આપણી ભડક નામ દે કોણ દે આપણી પેલું જેના કાળ બધું કામ થયા જ પણ આપણી ભડક છે ને એ ભડક આપણને કઈ ખાય તો અને ભડક તો એમ અમારે ઇન્ફોર્મેશન આપે ભડકવાનું છે દાદા મળ્યા પછી ભડકવાનું છે દાદા મળ્યા નો બડી બોસ નહીં યુ શું બ્લન્ડર સમ મિસ્ટેક એ બોસ છે બ્લન્ડર મિસ્ટેક ના થાય બ્લન્ડર કાઢી નાખે મિસ્ટેક હોય તેનું મિસ્ટેક નિકાલ કરી નાખવા મિસ્ટેક આવે છે નહીં આવતી અંગીકાર કર્યો પ્રગટ પમના ભાઈ ભાઈ બોસ બોસ બોસ આનો બોસ છે આપણે કઈ શું ગુનો કર્યો બોસ પાસે રહ્યો કારણ કે બત્રીસ હોંકારે એને કેટલા તો વાંચતો છે તે એને અત્યારે છે આવનાર કઈથી પાછો આવનાર આવનાર હોય તેની ભાઈ રહેશું ના લેનાર પાસે રહે કે હાલનાર પાસે રહે લેનાર પાસે ત્યાર પછી હાલનાર હતો દિગારો થઈ જાય અવિજ્ઞાન થી લોકો ચમકી ગયું બધું લોકો દસ એની થાય છે એટલે કે હાલ્યા દસ હાલ્યા ફરણું હાલીને વાંચો હાલીને કોઈ બાપુ હાલના નથી કોઈ નવરાય નથી દુકાનાય નથી તમે જ જો છો તો તમારી ભૂલો તમને નડે છે ભૂલો ભૂલો નડે છે આપણે સ્વીકાર કરી લેવો કે આપણી ભૂલ નડે છે માટે ભૂલ તો એ ભૂલ ફળ આપી જતી હોય છે ટાઈમ આ ભૂલ ફરી કરી નથી એવું નક્કી જ કરી કે આત્મા એક અને અનેક એ સમજાવો આ લોકો આત્મા એક છે એક છે કરીને એટલે હું આ સો ને એક કહું છું તું ઋષભદેવ ભગવાન અઢાર મિનિટ ગાતા મેં ક્યાં છે કીધું મોક્ષમાં સુખમાં હશે કે દુઃખમાં તો મોક્ષમાં પાર પણ તમે તારે દુઃખ છે ને એક હોય બધા ચૂકી ભાઈ કેવા ભાઈ એક વખત બધા ચૂકી ના હોય આમ તો આ બાવા શીખવાય એમ શું આમ આ કે બાવા અને શું થાય બાવા જાણતા નથી બિચારા કશું લાડુ ખાવાનું જાણ ન સરિયે કે કે ભગવાન બળ કે દા આપડે લોકો બાબી બાબી માર છોકરા ને કે છુગો થજે કે અરે હો જાય કે હો જાય કે એક કાથી બાબી કોરા બાપ ની દીવાળી એક કાથી નવા ઉડી માં એમાં ઈ તો હાતો હાતુ પડે એક કાથી નવા આપ એક હાટી પડે એ મજાક આ હો ગપો ગામ <laughs> તમારા તમને લાગે છે એક છે કે નહીં અહીંયા બીજી હોય હજુ નરક એવું દુઃખ તમે જોયું ને કેટલા જીવો પાર બધા નરકનો ને પોતે પોતાના કર્મ કરેલા ભોગવી રહ્યા છે છતાં સ્વભાવથી એક જ જાતના છે ઓના લગડી હોય ત્યાં ભેગું ભેગી કરીએ તો કોનું કહેવાય શું કહ્યું છૂટી પડે લગડી કહેવાય જે પણ છૂટી ભેગું કરી તો છૂટી જ છે લગડી પોતપોતાના સ્વભાવનો ઓળખે પણ ઢગલો કર્યા હતા લોકો એમ કે આ હોદું પડી એટલે એક એ દ્રષ્ટિએ એક લોકો સમજે પણ એવી દ્રષ્ટિથી સમજે પણ આ લોકો બાવાજી કે સમજતા નહીં એ તો જો એક જ છે એક જ છે બધા પાયણો સમજે મારા લોકો શું સમજે પાયણા તો અનુભવમાં આવે કઈ મારા લોકો કઈ ભગવાનની વાત કરવાની ગયા માધવ ખાય તેને મજા કરે અને થોડું ઘણું રહ્યા પણ કરે શું કહ્યું અરે અરે હોય ને જાનવર એવું હોય પાંચ માણસ પાંચ તારા હોય પણ તો આવડે જ ના હોય બધા ડફોર હોય રૂપાળા ગોળા હોય દેખાય એવા નહીં ધોઈને કપડાં હારા પહેરે તો ગોળા બોળ હોય બધા શું કહ્યું બસો માણસને શાંતિ આપી હોય ને

જગત ગુરુ પૂછ્યા અમે નીકળ્યા કે અમે આ બધાના ગુરુ છે અમે કેવીએ તમે કે માનશો તારે ફાળે રાખીને અમારે શું નહીં લેવા દે જગત ગુરુ શંકરાચાર્ય ચાલતા આવડતું નહીં જગત ગુરુ પૂછ્યું ના દે લોકોને બધા ઇંગ્લેન્ડ વાળા જર્મની વાળા બધા અને આપણા લોકો કે જગતગુરુ એમ પેલા શોના અહીંયા એ જઈને તો સાંભળતા નહીં વાત સાંભળતા નહીં અહીં હિન્દુસ્તાનમાં કોઈ સાંભળતું નહીં તું બધા જગતગુરુ કેમ ને તારું નામ પાડી છે પણ તારું નામ કે બધું <laughs> કેવી વાત પોલ પોલ ચાલે પછી ભાઈ વગર નિર્ભય રહો કરનાર બસ કોઈ જુકાઈ થનાર એટલે કહ્યું જે ભાઈ લાગે છે તો જો તમારો અહંકાર રહી ગયો શું કહ્યું ભાઈ યાદ કર હા દાદા પાંચ આજ્ઞામાં રહેવું જેટલું રહેવાય ઓછી રહેવાય તો પ્રતિકૂળ કરવું કે દાદા બરોબર આ સંજોગોને લીધે ગુજારાતું નથી તો તટીકરણ કરવું એટલે પછી દાદા પૂછે કે કેટલી આજ્ઞા રચો સાહેબ બધી કેમ કરી બધી કારણ કે જેટલી ઠરવાય તો રહું છું ના રહેવાય એમ તો નહીં કરું પછી રહી રહ્યું મારી હા મને જ જવાબ આપજો ભલે ઉદ્ધત ગણાતો હોય પણ જવાબ મને આપજો તો મારું શીખવાડેલું પણ જોઈ જન્મી લીલા ના કરતી છેડછડી સરસ સરસ છે મેં રાખ્યું કે ના ના બધા વળે છે તમને બધા વળે ભૂલો ભૂલો ભૂલો તમારી તો અપાર કરુણા કરુણા છે બીજું શું હું જ છું ને બધે પોતે જ છે ને દાદા એ તો તમારા આત્મા કહેવાય શ્રીમદ જ્યાં સુધી આપણો આત્મા પ્રગટ રૂપે કામ જોયું એવો કરતો નથી થયો ત્યાં સુધી દાદા જ આપણા હાથમાં છે જ્ઞાની પુરુષે આપણા આત્મા એ કે એટલું કરવું આપણે કારણ કે એમને કશું લેવા દેવા નથી વિતરાક છે તમારા હિતમાં જ હોય તમારા હિતમાં કોઈ દાડો હોય છે તેનું તમે તમારા હિતમાં હોય છે ભૂલ ખાઓ એ ભૂલ નહીં થાય તમે તમારી જાતે હિત કરો તમે ને પૂછ્યા છે ને દેવે કે પૂછું માફી નરિયા છે માકડા જરા ચાલીસ શું બગડી ગયું લાઈન બહાર ગયું જરા રસ્તો મોટો પોળો આવતા બ્રોડ ચાલીસ બે જ વસ્તુ ના નહેરો આવે છે ત્યાં બહુ હાંકડી છે નીકળી જાય નીકળે પછી હું કોણ આવે છે આપણું કોળ બે છે બીજું શું છે અમેરિકા રાતે અત્યારે ફરતા હોય ને મજા કરતા હોય ને હોટલોમાં બહારમાં ખાતા પીતા હોય એ જો ઇન્ડિયામાં થોડાક દેખાય અત્યારે શું તો આગળ જાગતા હોય જોતા હોય તો એના ભેગા આ લોકો શીખી છે ને આપણે દુઃખી છે તમારે પાછું કાલે હવાર થવા અંદર થવાનું એટલે આ લોકોને જોઈને મને એમ થાય કે હું એટલો રહી ગયો ના આજે તારે અંધારી રાતે ચાલે છે રાત તારી બે પર થઈ મને રાત પડવાની રાત દિવસ ચાલ્યા જ કરે આ બધું પુણ્ય પ્રતાપે મળ્યું છે બધું અક્કલથી નહીં મળ્યું અક્કલથી તો આગળ બુલેશમાં અક્કલવાળા જોવા જઈએ ને તો આગળ તો ચંપલ અડધા જ ઘરી ગયેલા અડધા પાસે ઘરી ગયેલા ચંપલ કરીએ શું કરો છો નામો લખું છું લખ્યું બા નામો શેઠ ને સલાહ તો હું આજકાલ લોકોના શેઠ થાય હતા એમને એમ હતો કે આ ચીજ ચાલતી સ્વીકારું છું આધારે બુદ્ધિ એકદમ ઝડકે એવી ઝડકે ખરેખર ઝડકે એ જે બોલે ને તે મને કોકરાનું ઓહો કેવી વાત કરે પુણ્ય અને ઊંધા પા ના કરતો છતાં પડે બધા એ કે અરે ઊંધા પડજો હા કઈ નહીં રહ્યા હતા તો કોટો વાગવા નથી તો આમ જીતે એમ તે નીકળી કોટો વાગવા તો પછી નીકળી જશે ને આગળ <coughs> તમને થોડો ભય લાગે સરકાર શું કરશે ખરું બાપો કજું કરવાનું <laughs> હું ટાઈમ હતું કામ કરી નીચે મને નીચે મને કામ કરી દો બીજું નવી મોટું કેવો રાખ્યું પછી <laughs> મામા ગોપાલભાઈ કહે છે કે પૃથ્વી જેવી બીજી કોઈ એવી ધરતી ખરી કે જ્યાં માનવજાત છે બહુ આવી તો પંદર છે પંદર માનવજાત બધી પાસે આપણા જેવી એમ હોટલો હોટલો ઝઘડા બગડા બધું વેપાર વેપાર બધું ભ્રષ્ટાચાર કારખાના બધા આપણા જેવું બધે ત્યાં ફક્ત ફેર એટલો કે ત્યાં આગળ મન વાણી અને વર્તન એકાકાર હોય અને આપણે જુદું આપણે મનમાં ધાર્યું હોય કે આવું કરવું છે પણ વાણી બોલે ના એવું નથી આમ જ કરવાનું છે અને વર્તનમાં જુદી જતું એટલે તેથી આ ફેરફાર તેથી દુખાયા

જેવો કાગળ હોય રિપ્લાય હોય કપટ નહીં રાખવું આ ઉભું થયું બધું આ સંસાર કપટ થી ઉભો જેવો કાગળ હોય એવો રિપ્લાય હોય એ વાજબી છે વાજબી છે ભુલાભાઈ પૂછે છે કે જેવો કાગળ હોય એવો રિપ્લાય હોય તો તે વાજબી છે એ જગતના લોકોને આ વ્યાજબી આપણે તો કાગળ પેલો ગાળો લે તો આપણે અમારે ગાળો નથી કારણ કે આપણે છૂટી જવું છે અમારે આ ટોળામાંથી આપણે આ ટોળામાંથી ભાગી જવું છે એટલે ટોળાને જો આપણે ગાળો દઈએ આપણે ઘેર આવે રાત્રે ના હોય કોર્ટમાં એ ઘરે પાસે ફરી આ કઈ વાંચવું પડીએ બરાબર એટલે આમાં નિકાલ કરી નાખવાનો છે એટલે આપણે આપણને ધ્યાન જ ના રાખે નિકાલ કઈ નાખવાનો છૂટવા જેવું છે હવે કાળ વિચિત્ર આવવાનો બહુ વિચિત્ર હજુ તો આડત્રીસ હજાર વર્ષ પછી આખા પાંત્રીસ વર્ષમાં આવી જશે શું કહે નહીં આડત્રીસ હજાર વર્ષ પછી વીસ વર્ષમાં આવીશ અઢાર હજાર વર્ષ પછી પાંત્રીસ વર્ષમાં આવીશ સાડત્રીસ હજાર વર્ષ પાંત્રીસ વીસ વર્ષનું થાય દસ વર્ષે તો ફાધર ફાધર માટે અત્યારે જેટલું આ છેલ્લું છે માણસો ને ગયા છે દાદા જેવી ઉંમર ઓછી થાય તેવી માણસ ની સાઈઝ પણ નાની થઈ જાય ને દોઢ <laughs> છોડું દાદાજી તમને નહીં છોડું નહીં છોડું દાદાજી તમને નહીં છોડું નહીં હોય પૂજા કરતા એવું થઈ જાય કે દાદાજીને કહી દઈએ કે હવે અમારે માં જ રહેવું છે હા પણ શા માટે આમાં શું દુઃખ મારે દુઃખ દેખું દુઃખ આ તો જાગૃતિ હોય ને તો ખબર પડે પણ આ મોહને રહીને ખબર નથી પડે ભાન બે બે ભાન પણ ચાલે બાકી અમને તો બહુ જાગ્રત એક એક સમય પણ એક મિનિટ પણ અમારી જગ્યાએ ના જોઈએ દાદે તરતા આપ દાદે મેં તમને કહ્યું આ ખુશી આપણી હા આપણી ખુશી બે જાવ શ્વાસ લાગે ઉઠી જાવ આપણી પછી એમ થઈ ખરા જ્ઞાન મળ્યા પછી પણ પેલા લોકો તો ખુરશી એ હોય એમ કે જ્યાં ક્યાં બે હે ત્યાં મોટલ ચલાવવા રહ્યા બધા હા જાણવા નથી મોટું ચલાવો રમેશભાઈ પૂછે રમેશભાઈ પૂછે છે કે માણસનું મૃત્યુ થાય પછી કેટલા વર્ષમાં કેટલા વર્ષ બાદ પાછો મનુષ્ય અવતારમાં આવે મનુષ્ય એ માણસ મળી જાય પછી કોઈ બીજી યોજીમાં જાય પણ પાછા કેટલા વર્ષ બાદ પાછો મનુષ્ય ભવમાં આવે કોણ પૂછે છે રમેશભાઈ એવું છે ને જે માનવ ધર્મ પાળતો હોય માનવતા સજ્જનતા જનામ છે એ મરી જાય એટલે તરત જ બાંસ થઈને આવે એને બીજી જગ્યાએ જવાનું હોય સજ્જનતા કોનું નામ કે કોઈ સ્ત્રી રસ્તામાં દેખે ત્યાં આકર્ષણ થાય તીકડે એને તરત જ વિચાર આવે કે મારી મારી સ્ત્રીને કોઈ દેખે તો મને કેટલું દુઃખ થાય માટે મારે કોઈ એને સ્ત્રી કોઈની સ્ત્રી તરફ જોવું ના જોઈએ અગર મારી છોકરીને કોઈ દેખે તો કેટલું દુઃખ થાય માટે કોઈની સ્ત્રી મારે જોઈ ના જોઈએ એવું જેને વિચાર આવે તે માનવતા કહેવાય સમજ ને રસ્તામાં જતા એક પાકીટ મળ્યું મેં બે હજાર ડોલર છે પછી મનમાં એમ થાય કે ચાલો આપણને ફ્રી ઓફ કોસ્ટ મળ્યું છે રસ્તામાં મળ્યું એમાં કઈ કઈ ચોરી કરી છે આપણે તો એમ કરીને અવરી સમજણથી દાંત ગરબા લઈ જઈએ વાપરીએ ત્યાં શું હોવું જોઈએ માનવતા ના કહેવાય માનવતા એટલે શું ત્યાં જેનું પડી ગયું છે મારું પડી ગયું કેટલું દુઃખ થાય મારે એને દુઃખ થતું છે મારે રવા દો આપણે એને ફરી કાઢો એને શું આપી દો આવી જેને માનવતા છે એ ફરી માણસમાં આવવાનો છે એના માટે કોઈ ભગવાને એને આડું કરી શકે નહીં ભગવાનના હાથમાં અધિકાર જ નથી કોઈ જતું તમારા હિસાબનો તો આપણા હું શેઠું ચાલે હે નહીં શેઠું ચાલે નહીં સેવા કરીશું આપણને કોઈ વિચાર નહીં એટલે હવે સજ્જનતા હોય તો ફરી માણસ છે અને પાછળતા હોય તો લોકોનું અણહકનું ખાઈ લેવું અણહકનું પડાઈ લેવું અણહકનું પડાઈ લેવાનો વિચાર કરવા અણહકની સ્ત્રીઓ પુરુષો ભોગવી લેવા પોતાની સ્ત્રી પહેણેલી હોય તેના માટે વાંધો નથી અણહક તો જાનવરમાં જવું પડે તો જાનવરમાં જવું પડે તો કોઈ પચીસ વર્ષ જાય કોઈ પચાસ વર્ષ જાય કોઈ સો વર્ષ જાય બસો વર્ષ જાય બસો ત્રણસો વર્ષ લાવવું નહીં સમજ પાછું અહીંયા આવે બહુ લાવવું નહીં પછી જે માણસ પોતાના સુખ બીજાને આપી દે પોતાને સુખ ભોગવવાની જરૂર છે છતાંય એ સુખ બીજો માણસને ના હોય એટલે ભાઈ તું બાબતને મને ચાલશે તો એને માટે દેવ લોકોમાં રિઝર્વેશન છે તૈયાર બર્થ તૈયાર રિઝર્વેશન હવે લોકો આપી દેતા નથી એટલે બધા બહુ ખાલી પડે એને સુપર હ્યુમન કહેવાય શું કહેવાય મને બાવીસ પર શિશુ પર મને કહેતા બાર મિત્રો બધા લેવાની ઈચ્છા જ નહીં તમારે તમારું કામ કરાય છે મારી સાથે ગમે તું લેશો બહારથી તો એ ભિખારી પણ નહીં છૂટે શું કહ્યું ભિખારી પણ છૂટવું છોડવું હોય તો આચક પણ છોડી દો ખીચડી શાક મળે શું કહી મરી જવાના છે રાત્રે કહીને સુઈ ગયા એ નિરંતર સમાધિ રે આખી રાત તમને સમજ પડે ને બે વખત હું જવું છૂટ છે કોઈને જવું હોય કહેજો બસ બધા તૈયાર છે રિઝર્વેશન ખાલી અને નરકતીમાં જવું હોય તેના અણહક છતે પોતાનો ફાયદો ના થતો હોય કોઈ કોઈ કઈ છતાં આમાં આખું ગામ બાળી મેળે આખું ગામ નુકસાન કરી નાખે ને આખા તળાવમાં આખા તળાવમાં એવી દવા નાખી જાય લોકો મરી જાય એ બધી નર્ક હતી જેને આપણે લોકો રાક્ષસી કાર્ય કર્યું કહેવાય નરગતિમાં તો એવું કાર્ય કરે એટલો નહીં અત્યારે કોઈ પહેલા રાજા શિકારી નતા ને રાજા શિકાર કરતા હતા આપણે જોઈએ કે હો રાજા છે શિકાર કરે એટલે હું શિકાર કરે તો ફળ શું મળે ભગવાન પૂછ મને મને પૂછે ને શું કહું કે શિકાર કરે એટલે હૈણાનો શિકાર કરે એ કે કાકાનો હૈણાનો શિકાર કરે એવા નથી દોડ તો હૈણાનો થાય કેવા છે દોડ દોડતો હેરાન મારે પડી જાય મેં ખુશ થઈ જાય કેટલું નિશાન એક્ઝેક્ટ વાગ્યું શોખ આ શોખ અને રાજા હવે એ તો ત્યાં પડી રહ્યું અને સ્વાફરી ખાતર મનમાં ખુશ થઈ ગયો મેં કેટલું નિશાન વ્યાખ્યાત માર્યું એ એનું ફળ દરકત શું કહ્યું અને એવડું હૈણું એક મુસલમાને માર્યું એના જેવડું હૈણું મુસલમાને માર્યું કોઈ બાર કરે અને મરી ગયા પછી મુસલમાન પસ્તાવો થયો અરે કે આ છોકરાને ખાવા માટે આ આ જીવને મારે મારવો પડ્યો આ ભાઈ આ એ મને જોર કર્યું તેથી આવ્યો એવો પસ્તાવો થયો ને તો નર્ક ગતિ ઉડી ગઈ અને જાનવર ગતિમાં આવ્યો પસ્તાવો કર્યો ચલો રાજી ખુશી થઈને મારી એકનું એક કાર્ય રાજી ખુશી થાય ખરાબ કાર્યમાં રાજી ખુશી થાય તો એક કાર્ય દસ ગણું થઈ જાય અને ખરાબ કાર્ય પસ્તાવો કરે તો એ કાર્ય વન ટેન્થ થઈ જાય એટલે સમજે તો આને નીકળે આવે વિચારો છો એમ સાંભળું છું સાંભળું છું નીરુબેન પૂછે છે વિદ્વાન કોને કહેવાય નીરુબેન પૂછે છે કે વિદ્વાન કોને કેવાય વિદ્વાન વિદ્વાન આપણે ના જાણતા એવા ઘણા ખરા વિષયો જાણતો હોય એને આપણે વિદ્વાન એ જાણવું એ જાણે એટલું જ વર્તનમાં હોય કે ના હોય તે જોવાનું નહીં જાણના જાણવું જોઈએ સમજે ને એને વિદ્વાન વર્તનમાં હોય યાર ના સમજાય વર્તન માહિતા વિદ્વાન કહેવાય નહીં વર્તન માં તો જ્ઞાની પુરુષ કહેવાય બરાબર વિદ્વાન બધા બહુ આ દેશો દરેક દેશના વિદ્વાનો મોટા મોટા આપે સફળતા કરો હું કે કે આપતવાણીમાં છે ને કે અમે તો આખી જિંદગી જાણીને છેતરેલા એટલે કે આપ જાણીને છેતરાવું એવું તો કે વ્યવહારમાં તો એવું કોઈ જેવી રીતના છેતરાય જ નહીં ને જાણે તો બધા છેતરાય તમે શું ધારી મારી ભાગમાં જોવાની થતા એમ બધા જતા છે સાધારણ પોલીસ થવું જેના કરતા જોઈન પોલીસ થાય તો દાખલો આપો એક દાખલો દાખલો આપો દાખલા તરીકે બહુ મજા અને એટલે ઉતરીએ છીએ આપો તે આપણે આપી દઈએ શું મોડા ભાવે પછી પેલો કપટ ભાવે લઈ ગયો આપે જ નહીં ને ધક્કા ખાઈએ એટલે પછી આપણે ગણે ધક્કા ખરે કે જો આવતો નહીં મિલન છે બીજો માણસ હોય તે આપે ખરો પણ જાણે કે આપવાનો નથી પણ આપણે એના મનનું સમાધાન થવા દે બસ આવે પછી પેલો ના આપે નથી એ પેલો જ માનતો જ રહી ગયા નહીં હવે છેતરાય એટલે શું થયું એનામાં બળ વધ્યું જુવાણી નાપી માટે જ બળ વધ્યું અને જુવાણી અજવાણી ક્ષેત્રે નંબર ઘટ્યું શું એટલે જુવાણી નાપે બળ વધ્યું એને આપી તાથી જ જોઈન ધરાવે નવું નથી આ બરાબર અને પેલો શું જાણે કે હું આપ નહીં આપું એટલે એમને ખબર પડતી છે એટલે મૂજાતો હોય ને નહીં બે હા જાણશો તો બે આમતા તો કોઈ દુઃખી હોય ને પાંચ પચાસ હોલ એમને માપી દે છે બસ એમ લઈ ગયો ઓળખાણ તો તાર લઈ ગયો અને પાછું અપાય છે લેવાય છે કુદરતના કાયદાની બહાર એક પાય પણ ફેરફાર થયો નથી એવા છે કોઈ પણ ફેરફાર થયો એટલે આ બધું કુદરત બધી એક છે સમજ પડે કુદરત બધી રેગ્યુલર વ્યવસ્થિત શક્તિ બધું વ્યવસ્થિત જ રાખે આ દાઢી ઉગવાની ભૂલી જાય તો શું થાય છોકરા અઠાવી વર્ષ સુધી મૂછો ના આવતા ના સમજે છોકરી છે કુદરત ભૂલતી નથી ને આ ભગવાનની કળા નથી કુદરત કુદરત એટલે શું કે બધા સંજોગો ભેગા થઈને નવું કાર્ય થયું એ કુદરત કુદરત એટલે નેચર નેચર નેચર પોતપોતાના સ્વભાવ બતાવે Right? You are very well. સારો વાંચો છો કેટલું સુંદર કે જાણી જોઈને છેતરાઓ એટલે તમારું બળ વધે એ બાબત પણ એક કઈ જાતનું બળ વધે શું વધે આપણે આપણે પર્સનાલિટી કે તમે બળ કયું હોય ખબર જ હતી કે આપવાના જ નથી બરાબર એટલે તમને અંદર ખોટતા જાય જ ને તમારો જીવ તો બળ બળે જ નહીં નહીં બળવું એટલે બળ થઈ જાય કે તમારું બળ વધ્યું ને ખુલાસો થાય ને ખુલાસો થાય ખુલાસો થાય છે છીટાણી આપણે જે જાણી જોઈને જે છેતરાય છે અને જે બળ વધે એ કઈ રીતનું કયું બળ વધે છેતરાવાની શક્તિ વધે આપણે છેતરાવાની શક્તિ વધે છેતરાવાની શક્તિ કઈ હોય જ નહીં બધી તો શક્તિ બહુ મોટી શક્તિ તો આખી બીજી વિક્ષેપ ચેતવાની શક્તિ બહુ વધી જાય કામ થાય ને લોકો હોય કે નથી તિલક અને પરણ પણ ચેતરાઈ ગયો હોય તો પછી કકડાટ કરી પછી બારી નાખી the ratio configuration is now at least 80 to exclude the relay scheduler to define and exclude. દેવાદી પણ પેલી ધોઈ તો નાખે ધોઈ તો નાખે એટલે બંધ રહેવું જોઈએ એટલે અમારી શક્તિ જમે જ બરાબર હજી પણ મને શક્તિ જમે થોડું આત્મબળ તો આત્મ ડોઈ લોભિયા મારો પ્રસંગ પડ્યો હોય એના લોભને છતાં વૃત્તિ પૂરી થવા દેવી ના એટલે એનો સંતોષ થાય નહીં મારે બરાબર એટલે એનો લોભ ભાઈ કરી આપો તેથી કરી લખ્યું છે શું લખે છે માનીને માન પીલો વ્યાધિ ચેતરા સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય માનીને માન આપી લોભિયાતી છેતરાય માનીને માન આપી એટલે એ ભૂત છૂટું થઈ ગયું લોભ્યો હોય સંતોષ દાદા બહુ સારા નો ક્લેમ કોર્ટ નો ક્લેમ મામી હોટલમાં આવો પધારો તમારા ઘરમાં કરી લગી નથી કવિ બાજુ લખી લાગ્યું આપડે હું શો માન આપું અરે તમે રવા છે ને ઘેરમાં પથારી લઈ જઈને શું કરો એના કરતા આપ ત્યાં પથારી ગાડી શું કરો ઓડીને ભી જોડે માન બે હારા શબ્દ કયા બીજા નિરા દઉં કે માણ સારા છે પછી આપણે નામનો દાવો ના મળે આપણો દાવો ના થવો જોઈએ આપણે વાતમાં કોઈક વાતમાં અને લોભિયા સિદ્ધ કરીએ અને બસો પાંચસો એમ આપણા પરથી ગાળો ના બને ને એ કરતા રહે કાક માણસે કાક અરે મન હોય કાક મારું મારું સાચું उसका काक મારે ભાઈ ને એવો જોતો ઠીક છે શબ્દ શું બોલે તમે કાક શબ્દ સાંભળ્યો નહીં વાપરેલો તમારી જનરેશન કાક કે છે કાટ પણ માં એવું કાપ થયા કરતો બહુ સારા બહુ સારા બહુ સારા એટલે દાવો નહીં ને કે આપે કહેવાનો તિરસ્કાર આપણા રહ્યો અને પછી આ કઈ જોડે લઈ જવાના છે આ દોડે જોડે આવે ખરા જતી કરે અહીં કઈ દાવા ના થાય એવું કરી નાખવાનું સંતોષ આવું બુલાભાઈ પૂછે છે કે કાળે કરીને દાદાને ચાર ડિગ્રી ઓછું રહ્યું તો એ કાળનો એટલો બધો પ્રભાવ કેમ ચાર ડિગ્રી જે દાદાને ઓછું રહ્યું તો એ કાળનો એટલો બધો પ્રભાવ કેમ જ્ઞાન દશા જ્ઞાન દશા કેવળ જ્ઞાન નહીં કાર શું કરે આપણો દોષ પાંચ આગળ પાડે બધું રહે છે અને આ વસ્તુઓ ઉપર ચીજ જતું હોય પછી તમે વસ્તુ ઉપર ક્યાં કરે કાળ શું કરવું કાળ તો રેગ્યુલર સમજે પાંચ આજ્ઞા પાડો બધું એના પર દાદા ના હોય તો ચાલી શકે એટલું બધું ફળ આપે દાદા વગર શક્તિ ના મળે શક્તિ શક્તિ વધે પછી જાગૃતિ એકદમ કાયમ રહે બોલો બોલો ભુલાભાઈ પૂછે છે કે આપણે જે દાદા પાસે આવીએ છીએ એ આપણું પુણ્ય છે પ્રારબ્ધ છે કે પુરુષાર્થ પુરુષાર્થ પ્રારબ્ધ તો પુરુષાર્થ થાય છે પ્રારબ્ધ હોય તો અહીં અવાય પૂછવા તેમાં શું કે અહીં બે જઈને પાછો જાય એનો પ્રાર્થ કહેવાય અને અહીં લાભ દર્દ બે એનું કામ કરી લે એ પુરુષાર્થ કહેવાય બેસીને પાછો જાય એનો અર્થ નહીં પણ એક આસ્થાવાણીમાં દાદાએ લખેલું છે કે ખાલી અહીંયા આવીને મારે બેહી રહે તો દાદાના દ્રષ્ટિથી એનો ઉદ્ધાર થઈ જાય કંઈ નહીં કરે તો દાદાની દ્રષ્ટિથી એનો ઉદ્ધાર થઈ જાય કે એક આપતાણીમાં એવું લખાયું છે કે સત્સંગમાં આવીને બેસે